નામની શક્તિ કામ કરતી હતી કે અમો નફો અમો નફો અમો નફો અમો ખોર અમો નફો એ જ દેખાયા કરે અજ્ઞા નામની શક્તિ અને પ્રજ્ઞા નામની શક્તિ કે છે આમાં આ નફો એનો ખોટ ચાલી ન દાદા આ તારી બહાર દેખી દાદા એ પ્રજ્ઞા શક્તિ અમારા સ્ત્રીના મોને કપટ ને બી જુએ ને છૂટું પાડે ને હા એ બધું જ જુએ તમે અંજુભાઈ ના જુઓ કપટ કેવું કરે છે અત્યારે બધા જોયે ને નતો નથી કરતો પણ અત્યારે કરે છે દેખાય છે દરરોજ કપટ એના ભરેલો કપાટ દેખાય છે ભરેલો જેમ ને જેમ કપટો મળે નથી દેખાયા તે જ રહેવાનો દાદા ભક્તિ કરશું તો એ નથી દેખાયેલા દેખાશે ને દેખાય આવે ભાગવા મળે દેખાય એટલે સમજી જાય કે આ ધણી સમજી ગયો દેખાતો હોય ને ત્યારે ગજવાડ કરે બુદ્ધિ કાઢી બીઆઈડી જોડે આનો ગયો રાગે તો બહુ હેરાન કરે મને બહુ સારું બુદ્ધિ સ્વભાવ પાર નાખવા માટે ઉધાર માગે આત્માનો પ્રકાશ તો છે પણ અહંકાર ગાડો હોય તો બુદ્ધિ ગાડી હોય અહંકાર જાડો હોય બુદ્ધિ જાડી હોય અહંકાર પાડો હોય બુદ્ધિ પાછી અહંકાર સૂક્ષ્મ હોય તો બુદ્ધિ સૂક્ષ્મ હોય એના થ્રુ નીકળવાની એટલે એના થ્રુ પ્રકાશ આ બાજુ પડે એ બુદ્ધિ અને જ્ઞાની પુરુષ ને આમ આત્મા અને પ્રકાશ વચ્ચે અહંકાર નહીં હોવાથી સીધો પડે એટલે પ્રકાશ અને અમે વચ્ચે સીધો જમાવે એટલે યોગના પડે લંડન પણ કંટાજી સ્ટેટમાં જ આવ્યું માં આવ્યું પછી આત્માનો જ પ્રકાશ છે બુદ્ધિ જતી અહંકાર અનુભૂતિ ગઈ અહંકાર વાંધો છે એટલે બુદ્ધિ ને અભ્યાસી જુએ છે બરાબર ડિસ્ચાર્જ ના કરતા રહ્યા ને સારું છે એમાં બેને સુરત સુરતમાં છે લીલાવકારી છે લીલાવમાં રૂપિયા મૂકી શકે સુરતમાં સુરતમાં સુરતમાં હા એ જેસીભાઈ જે ભાવ આવ્યો છે ભાવ લેવાની શી જરૂર એમને મૂકી લેના આપના છે લોકોને બહુ જણ છે બુદ્ધિ ચિંતા ચિંતા નું પૂછે ના તો કાકડો છે બુદ્ધિ ની બહુ જરૂર આક્રમ વિજ્ઞાન માં જ બુદ્ધિ જરૂર નહીં બાકી બીજા બધા પેલા કવિ માં જરૂર આ આક્રમ વિજ્ઞાન માં જ જરૂર કવિ માં બુદ્ધિ બતા નથી માર ખાતા ખાતા જરૂર નમતો કેટલી બધી શંકાઓ કરે શંકા ચડ્યો એ માણસ શું ના કરે ધણી ધણી પર શંકા આવી તો સ્થિતિ હોય ભાઈ ના ધણી સુધી જ મોડું બગડેલું બગડેલું હોય છે ના કરવી હોય ને થઈ જાય એનું શું કારણ હોય ના કરવી હોય તો જાય નહીં શંકા પણ એનું કારણ હા મારો આ કોઈ વસ્તુ આપડી થાય છે એટલો વખત આપડી ઇતિહાસ છૂટી ગયો એવું ગયું આ પતંગ કેટલા દાડા આપડી આવડી બધી બનાવીએ તો કેટલા કપાઈ નથી ત્રણ કપાઈ નથી કપાઈ નથી પાટી પતંગ ત્યાં સુધી આપણી આ મોટી પતંગ ત્યાં સુધી આપણી આત્મામાં મારા ખુલાસો એ છે કે કમ્પ્લીટ હાથ જ છે બીજું બધું નથી શું કહ્યું બુદ્ધિ એક કરી નાખે શું કહ્યું બુદ્ધિ એક હા બુદ્ધિ કરે તો જ કામ કર્યા કરે એ જ કામ કરે હાજર જ કમ્પ્લીટ સમજાયું ના નહીં હા કમ્પ્લેટ બુદ્ધિ હોય સાથે નથી એટલે શું કહેવા માંગો છો હાર્ટ એટલે શું કહેવા આ બુદ્ધિ અત્યારે બુદ્ધિ તમારે અહંકાર ભાગ છે તો બધું જોયું ગાંઠ પણ છે ગાંઠ જ તો મેં જ અને તો બુદ્ધિ હોય ને તો આ અમારે આ બધું આ બધું લખવા કરવાનું બુદ્ધિ વગર તો થાય નહીં બધું કામ કરવું બીજા માણસ હાજર ના થાય તો દરેક ના કામ બુદ્ધિ વાળાની જરૂર અમારે આની જરૂર પણ મુખ્ય વસ્તુ શું હા ના જરૂર પણ હિસાબે કરે શું થાય એ તો બધા જાણે કે અમારે ના જરૂર તો બધાને બુદ્ધિ ફેંકી દેવી પણ ફેંકી દેવાય કે એની વાત પોતે જ્યાં ખોટ થઈને પણ ખોટ કરીને ભોગવવું જ હિસાબ હોય ને આપણે મોકલે જવું છે ને તો જે જે હિસાબથી જાય તે હિસાબથી આપણે અને હોજ ફેરવી આવ્યો નહીં ને આપડે ફેરવા પહેલા ફેરવી નાખીએ અને દરેક અંગ જુદા જુદા હોય ને દુનિયામાં આ બેન્ડ હોય છે જુદું જુદું હોય શું કહ્યું બુદ્ધિ ના બુદ્ધિ વપરાય નહીં હા જે બે ભેદ ના લાગે બુદ્ધિ ભેદ પાડજે હા ભેદ ના પાડે બુદ્ધિ ભેદ પાડજે અમારું તમારું કરી નાખે શું કહ્યું બુદ્ધિ ને કારણે કે પછી જ્ઞાની ની દ્રષ્ટિએ એમ પૂછે છે પ્રભાવ જે સત્તાવધાની હતા તો એ એ સહવિજ્ઞાન નો ઉપયોગ શું લેવા રહ્યા તેથી અમે બંધ કર્યું પછી તેથી બંધ કર્યું આ તો મોટા મોટા માણસ બીજા લોકો દેખાય એની વાત છે સાત ટકા જ્ઞાન હોય ચાર ટકા જ્ઞાન હોય સિત્તેર ટકા જ્ઞાન હોય ત્રીસ ટકા જ્ઞાન એવું કરે એટલે બુદ્ધિ છે બુદ્ધિ કરી બે છેલ્લા અવતાર સુધી અને સુખે ના થયા દે પરિવાર તો અક્રમ વિજ્ઞાન છે શું કરે બુદ્ધિ સુખ પાછું થયા ના આવે કહેતા એમ ઘસેડી હતી એ તો અમુક જમી ગયા ના અને આ તમને બધાને તો અજ્ઞાન કહેવાય <laughs> એને કપાલ બધા આટલું છે એવું કે તમારું તમને આપેલું છે ને એને જાતે કપાયેલા શું ભાઈ તમારે બીજો કરિયર જાતે એની ક્યાં વાત થાય એવું ના બોલે તમે બોલજો બીજા અનુભવ માથા ખરા જ ગાળો હતો મળું ના થઈ ગયા ના એમાં ચડી જવું તમે વાંચના આ તમે ગણ હું ગણ થાય ક્રમિક બાળક બધાને થાય શંકા હોવું પડે શું નાની પુરુષ ગયા મને બે મત નહીં અને ગરીબ માર્ગમાં સારા સારી જગ્યાએ પ્રાપ્ત કરી ઘરમાં છોકરીઓ હોવા છતાં એ તમારું બધું નહીં એને કરી શકવાનું જ્ઞાની જગ્યા બહુ સરસ જગ્યા એ તારે માપવા જાય લોકો બધા શું કહ્યું તમને રસ્તા મારી ઘરે અમે પૂછતા શું કહ્યું પૂછતા કહું પડતા વાર ના લાગે શું કહ્યું રાતે તો બધા વાત કેટલી મહેનત કેટલા ઘાટ બધા બુદ્ધિ ગઈ કારણ ઘર છેલ્લી છેલ્લા આવતા બુદ્ધિ જશે એટલે ઇમોશનલ કરે એમને નફો ખોટા બધા આ અમારું આ તમારું આ તમારું જુદું અમારું જુદું જુદાઈ બંધ કરવી છે નફો ખોટ બંધ કરવો છે બંધ કરી છે એમણે હાર્ટી લીધું છે અમારે બધા હાર્ટી લીધું ને પછી હાર્ટી ની જઈ જાઉં તો તમે હાથમાં બની જતા હાથના કરી કાના તૂટી ગયા હોય હા તો બધા સાહેબ નથી આખું રે નવા ક્યાંથી લાવી ગયા આ તો વાત કરીએ છીએ વિગત જે છે ડિસ્ચાર્જ બદલાય ને આપણે આવી લગ્ન લગ્ન ની ક્યાં વાત છે એમ કેમ આવડે સમજ્યા બદલાય છે બદલાય જાણવાનું કે આવું જાણો તેનું ફળ આપણને શું મળે તે પણ જાણો એના જાણીને નથી દૂર રહો નતા જતા રહો ઊભી ચાર બધા છું અને જે થાય ઉડી ગયું ત્યારે ભાઈ આની બીજા કોઈ બેવું પડે કદાચ બીજું સમજી જાય જેમ શોખ લાગે તરફ રીતે ખુશી ને આપણી ખુશી બે જ ખુશ એક આની ખુશ જઈએ કરે ને આપણે કેવો કે દાદા તારી સાથે છે શું કરવા મૂંઝાય છે થોડી વખત આવા વિચાર કર્યો ને તો તમે આત્મા થઈ જાઓ કારણ તમે શું કરવા મળ્યું ત્યારે પૂજલ ફેંબવા મળ્યું પૂજલ શું કરતા તેને બધે ફેંબવા મળ્યું ફેંબદાર જુદો હોય એમને હોય સરળતા તો તાની જ એનું બધું કપાટ ને લોભ લઈને આપણે હા કે અમે શરીરમાં નથી રહેતા એ કઈ રીતે આપડા ન્યુ જર્સી વાળા મનુભાઈ મુકુલભાઈ ને પૂછ્યું હતું મનુભાઈ ખરા ને મનુભાઈ પટેલ મનુભાઈ પટેલ તો એ મારે જાણવું છે તમારે કે તમે જાણશો તો પૂછજો મારા વાત તમે પણ તમે આવો પૂછજો એવું છે તમે જગ્યા હોય ને તમે તમે પૂછો કે હું ક્યાં હતો હું કહું કે જ્યાં હતા તે હું જાણું છું પણ તમે તમને શું લાગે હતા કે આ જ રૂમમાં હતો મેં ના હતા તો એ બધું આ ડોસી પર તમને જીવો ગયો હતો પણ એનો અહંકારમાં બેસી ગયો હતો શું થયું આત્મામાં બેસડા એટલે અમને એમ લાગે અમે ચક્કર જોઈએ છે પણ એ ચક્કર માં આગળ ખબર ને અને આ તો આત્મામાં જ તો બહાર આવે તો પોતાને ખબર પડે કે બહાર આવે એ વાણી પછી ખબર પડે કે આત્મા બધે થઈ ગયું અને પૈસા આવી જાય ને હા એક વાક્ય હાથું ના બોલી શકે માણસ એક વાક્ય હાથું ના બોલી શકે આ બુદ્ધિ ના વાક્ય સાચા ગણાય નહીં એ બુદ્ધિ છે વ્યવહાર માટે હાથો શું કહ્યું ને બધા હાથો વાક્ય નીકળે ઓછા આવડે તો બધું બધું બધા બહુ સાધન વાક્ય ઓછા આવડે અને ઇઝોજન ના હોય એટલે બે એમાં હોય જ નહીં જ્યાં ઉભો છે ત્યાં દેહ હોય પાડોશી તરીકે હોય અને તમારે તમારે જુદા જ પડી ગયા છો શું હવે સમજાવું અને પોતાને સમજવું મુશ્કેલ એ યોગ માર્ગ લાવે ને ત્યારે વાર લાગે આપણા મહાત્મા સમજ પડી જાય અને તમે લેફ્ટ રાઈટ આપણે પાંચ દસ માણસ તમે અપમાન કરવાનું લેફ્ટ અમારે તમે નહીં અસર ના થાય તો સમજે કે આ દેહમાં નથી દેહાદ્યાસમાં હોય તો હજુ દેહમાં કહેવાય શું કહ્યું દેહાદ્યાસમાં દેહાદ્યાસ દેહાદ્યાસ ગયો લાઈ છે લેફ્ટમાં ના એટલે લેફ્ટમાં રાખી દીધું પછી બીજી દિશામાં રાખી દીધું પર આપણે આમ તો ગુદા છે પણ ગુદા પણ ના આવે જલ્દી મળે અસર થઈ જાય પછી બધાને ખબર અસર થઈ જાય ના તમે તડકાવો તમને ઇનામ લાગે એવો આનંદ થાય હવે ના મોડું બગડે હે તમે તડકાવો તમને ઇનામ મળ્યું હોય એવો આનંદ થાય હા સાચે દાદા બોલ્યા એટલે બરાબર સારું થયું હું બોલું પણ બીજા બોલતા પછી ના દાદા નહીં છોડીએ ગોળીએ નહીં છોડીએ ના નહીં છોડીએ ગોળી દાદા પ્રયત્ન તૈયાર કર્યા છે મારી વાસનાઓ ખુશ થઈ ના કહેવું પડે દાદા અમને બી કરજો બધું પહેલું એ કેમ આગળ છે ના બોલીએ એટલે શું ઉત્પન્ન થાય એનાથી ના બોલ્યા અસર ના થાય અસર ના થાય તમે હમણાં બાજુ હતા પણ એ બાજુ તેને તમે આસ્તે આસ્તે જોયા કરતા એ કેવું ભાઈ તરુણતા તું બી ગાય જ ગઈ આપણે બાજીને તરુણતા હા તો હા કઈ જઈ છે પણ ના બજાય ત્યાં તો બોલું જવાબ આપું બોલો હું પૂછ્યું તું તમે <laughs> હમીન ભેગ માં આવી જાય એને જુએ ત્યારે પણ હા સરસ દેવી જ્ઞાન ની હજાઈ ગઈ હેમાબેન પૂછે આવે જાય બરાબર એના પર હાર્ટ જેટલું જે જોરદાર થાય બુદ્ધિ એટલે આ ધર્મ છે જણાવે કે જે સંતો જે સંતો હાજી લે છે ત્યાં કઈ કઈ કઈ ધર્મ હોય તો અને જે બુદ્ધિ કશું કોણ થઈ ગયા આમ વ્યવહારમાં રામકૃષ્ણ પરમહંસ પછી રમણ મહર્ષિ એ બધા હાથી હોય હાથી અને આપણે હાથી જતા વાળા બુદ્ધિ થતા ધર્મ છે જ નહીં પરમાત્મા પરમાત્મા કઈ જ કરવું નહીં જ્ઞાન ક્રિયા ને દર્શન ક્રિયા બસ એ જ ક્રિયાઓ અને તરુલતા છે હવે શું થતું જ બરાબર બધું ખબર કહીએ ખબર ગણે છે અને પોતે ના આવે તે વ્યવસ્થિત છે ના જન્મ્યા પછી નાળા મૂક્યા છે ને કદી ભાઈ વ્યવસ્થિત છે બધું પડી જાય ઉભું થાય પડી જાય ઉભું થાય બધું બધું ને બાબા ગાડી જોડે છે એટલે થતા નથી આ જ્ઞાન થી અને બધા જ્ઞાનીઓ તો એક રાગદેશ હોય શ્રમિક માર્ગ ના જ્ઞાન જેટલા અંશે જ્ઞાન ઓછું એટલા અંશે ફાઇલ ઉપર રાગ દ્વેષ કેમ વધારે રે હસબન્ડ છોકરાઓ એ તો અહંકાર હોય ચાલે હું મુકુલ જાતો જ છું તો રાજદ્વેષ તો હું સિદ્ધાર્થમાં છું રાજદ્વેષ નહીં એમ પૂછે છે કે કોઈ જગ્યાએ કઈક લેવાનું કે મૂકવાનું હોય કોઈ જગ્યાએ ગયા હોઈએ અને લેવા મૂકવાનું હોય તો પોતાને પોતાની ચીકણી ભાઈ એટલે હસબન્ડ અને છોકરા હોય તો એના માટે હું પેલા લઈ લઉં એવું કેમ રહેતું હશે તમે જતા ના કે જ્ઞાન હોવા છતાં કેમ એવું કેમ રહે જ્ઞાન છે તે છતાં એવો મોહ કેમ રહે તો બીજા માટે ગાળે છે એ તો વ્યવહારમાં થયું દાદા પણ આત્મા આત્મા રીતે જોવા જઈએ તો એવું ના કરવું જોઈએ ને ના એમ જ કરવું જોઈએ એવું જ કરવાનું પણ એવો મોહ હોય છે મોહ પણ જરૂર છે એ છે મોહ મોહ ને ખપાવાનો મોહ ખપાવાય જયારે મોહ કરીને મોહ ખપાવાય નજર રહી ગયું છે એમને ભોગવ ભોગવાનો ભોગવાનો કરેલો જુદો અને ભોગવવાનો જુદો અને ભોગવવાનો બસો છૂટે જ નહીં બરફ રૂપે ના હોય છે એ ભોગવતા ખરો હાજરી થાય ખરું ભોગવતા ભોગવતા ઓછો થાય ખરો હા એટલે ભોગવ આ નવું આવે આવક નથી <laughs> નહીં જુઓ ને જાણો very pure very nice beautiful જુઓ ને જાણો તમે કહો ફાયર કરવા પણ જોવાનું ક્યાં ફાયર કરી રહી છું અને જવાનું સપ્ટેમ્બર છ દાદા અઢીસો વાલે વોલ્યુમ દાદાજી હરિસમાજની મુસાફરી કરીને આવ્યા છે પણ અઢી વાગ્યા પછી દલુભાઈ વાઘેલા આપને બે શબ્દ કહે છે દીપકભાઈ દલુભાઈ હસે છે હા વાત કરતા શર્મા અંદર દાદા જ છે લે ભગવાન ની ખુશ થઈ જાય આ વસંતભાઈ કઈક બોલવાનું કે છે પણ શું બોલાય આની અંદર જય સત્યનારાયણ બીજું શું મોહનભાઈ જાંબિયાથી આવે છે તે વાત કરશે લે મોહનભાઈ બે શબ્દ બોલો ભાઈ દાદા મળતા શું આનંદ છે જ્ઞાન લીધા પછી તે વાત કરો ભાઈ એ દાદાને મળવાથી આનંદ એકદમ વર્ણવી શકાય એવો નથી પરંતુ થોડું થોડું સમજી શકાય થોડોક વખત લાગશે પણ છતાં અંતર આનંદ અનુભવી રહ્યું છે એ એની પ્રતિથી થાય છે એને માટે ખાસ અમારા વડીલ શ્રી માતાનો જે માસીનો આભાર માનો ઘટે આજે મોહનભાઈ છે ને એક દાદાને જાંબે બોલાવશે એટલે નોંધ કરી મૂકજો આવતા વર્ષે એક મહિનો વધારે આપવો પડશે તમારા લોકો ગાયશ્રી મુકુલભાઈ ભટ્ટ આવ્યા છે ન્યૂ જર્સી યોગેશ અને દીપક યોગેશ અને દીપક ભાઈ જાંબિયા દાદા જવાના છે અને હવે પછી છ મહિના દાદા અહીંયા રહેશે અને છ મહિના ત્યાં ઇન્ડિયા ખાતે રહેશે એવું રાખજો એ એની પૂર્વ તૈયારી કરજો અને તૈયારી પૂર્વ રાખજો એ રીતે કે જે છ મહિના અહીંયા રહેશે છ મહિના ત્યાં રહેશે તમને તમને પોસાય કે ના પોસાય પણ અમને તો પોસાય છે કહી દેજો અને ત્યાંના બધા મહાત્માઓને કહી દેજો કે આ રીતનું નક્કી થઈ ગયું છાસી એમને છાસી આખો અહીંયા લેવા આવજો ઓગણીસો ને છ્યાસી નો ટૂંકમાં અહેવાલ નીચે પ્રમાણે છે મહાત્મા શાંતાબેન કહે છે કે આવતી સાલ જન્મ જયંતિ ને મુકામે સુરત માં ઉજવવામાં આવશે તો બધા મહાત્માઓ ત્યાં હાજર રહે